चिंता संतान अभी देर है काफी चला दीजिए आप एक बार खोल दीजिए चिन्ता सन्तानहन्तादो यत्पादान्बुजरेण मम स्वीयानां तानि जाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तदा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम કાલે પદ્મનાભદાસજીના પ્રસંગની થોડી ચર્ચા કરી હતી અને થોડી ચર્ચા બાકી છે તો એમાં જેમને જે કંઈ પણ કહેવાનું હોય તે કહો કથા કરીને પૈસા ન લેવાય આની અંદર આ લાઈન માં આપેલું છે જો કથા કઈ કે વૃત્તિ ના કરવું ભાગવત કથા હા ભાગવત કથા કરી ઓર કઈ વિજય મનામાંથી એવું સિદ્ધાંત લાગે છે કે જ્યારે પદ્મનાભદાસજી શ્રી આચાર્યજીના ઘરે આવ્યા ત્યારે શ્રી આચાર્યજી ને દંડવત કરીને બેઠા ત્યારે શ્રી આચાર્યજીએ એમને નિબંધનો એક શ્લોક કહ્યો એટલે એમને હું કહીશ પછી પણ કહ્યું છે પરમાનંદ દાદીને કહું કે તમે ભાગવત છોડી દો કે કઈ એ આને તરત શ્રી આચાર્યજીએ શ્લોક કીધો એટલે એમને તારો ફોન દૂર રાખ બહુ દૂર રાખ જી જી જોજે એટલે એમને કઈ સ્પેસિફાઈ નથી કર્યું કે એ આવ્યા ત્યારે છે આચાર્યજી આજ્ઞા કરી કે તમે એમ બાક્ષી ભાગવતજી છોડો કે કઈ એમને ખાલી શ્લોક કીધો એટલે અને પદ્માનંદાસજી સમજી ગયા અને તરત જ એમને એક પ્રણ લઈ લીધો કે હવે બધા એટલે કથા વાર્તા નહીં કરે એમાંથી એવું ખબર પડે છે કે જે આચાર્યજી કીધું ને તરત જ એમને ખબર પડી ગઈ કે મારે આ વસ્તુ નહીં કરવી જોઈએ સાચી વાત આપણે એક વખત કહ્યું હતું કે જે બ્રાહ્મણ છે તેની તો વૃત્તિ છે કે એટલે તે જ આ કથાઓ કરે છે કરી અને તેની નિર્વાહ કરે છે અને દીક્ષા માંગે છે બ્રહ્મચરિત્રમાં અને તો બ્રાહ્મણ છે તો તે તેને વાસગતમાં આગળ આવ્યું હોય કે તેમના કોઈ કરતા હોય કથા વથા તો તે મહાભારતને તેમની બધી કથા કથાઓ કરી અને તે પૈસા લઈ શકે છે અને અગર તેને વાસગતમાં ન મળ્યું હોય તો તો તે તેના પૈસા નથી લઈ શકતી હા તો શું એટલે આના ઉપરથી વૃત્તિ ના કરું એટલે કોઈ બ્રાહ્મણ હોય તો તેને કઈ વાંધો નથી તેને વાર્તાગત માં આગળ મળ્યું છે કે વિવાહ કરવાનું તે રીતે તો શું જે જે મનામાંથી એવા સમજ પડી કે આપણે એમાં એવું છે એક મિનિટ શરણ કે બ્રાહ્મણને પરંપરાથી આજીવિકા પુરાણની હોય તો એ કરી શકે એમ શાસ્ત્રની તો એમાં મનાઈ નથી પણ પુષ્ટિમાર્ગમાં શ્રી મહાપ્રભુજીની લાગણી એવી છે કે બીજા પુરાણો અને રામાયણ મહાભારત કરે તો ભલે કરે પણ ભાગવતજી એ સાક્ષાત ભગવાનનું રૂપ છે એટલે ભાગવતજીની કથાની આજીવિકા તો પુષ્ટિમાર્ગી બ્રાહ્મણે ન જ કરવી અને એના માટે શ્રી મહાપ્રભુજી ત્યાં સુધી આજ્ઞા કરે છે કે જો ભાગવત કથા કરતા હોય અને હવે ન કરી શકે ને ભૂખે મરવાનો વારો આવે તો ભલે ભૂખે મરી જાય પણ ભાગવતની કથા તો હરજી દક્ષિણા લઈને ન જ કરે સમજમાં આવ્યું કે ને હા બોલ શરણ હા જીજુ મને આમાંથી એ વાત સમજ પડે કે આપણે જે પણ માર્ગને ફોલો કરીએ તો આપણે પદ્મનામ દાસની જેમ બનવું જે કે એમને કે આમ ફોલો કર્યું માર્ગ અને તરત જ એમને એવું ખ્યાલ આવ્યો કે એ પેલા ભિક્ષા લેતા હતા તો પછી એમને શું થયું કે મેં તો હજી કંઠી પહેરી રાખી એટલે કંઠી પહેરી રાખી તો હું વૈષ્ણવ બની ગયો તો ભિક્ષા માંગતા હું કેવો લાગી પછી એને એવું વૈષ્ણવનો રૂલ બ્રેક ના કરે પછી એ લાકડા કાપીને પોતાનું જીવનનો જે એટલે આજીવિકા ચલાવતા હતા હા હા આમાં છે કે પદ્મનાભનાથ ને કહ્યું કે જો મહારાજ અબ તો સંકલ્પ કયો તો તો કયો તો તાતે કશું ન કહેનો એટલે એ કહ્યું કે હવે સંકલ્પ કરી લીધો હવે કઈ ના થઈ શકે એટલે આપણે કોઈ પણ ખોટું કામ કરીએ તો તેનો આપણે સંકલ્પ લઈ લઈએ તો આપણે બીજી વાર કરવા જઈએ તો આપણો હાથ પોતે રોકાઈ જાય સાચી વાત અને આપણે પોતે આપણે જે સંકલ્પ લીધો હોય તેને કદી તોડવો ન જોઈએ જે જે દનવત પ્રણામ જે જે મનામાંથી એ વાત ખબર પડે છે કે એટલે જ્યારે એટલે પદ્મનામદાસજી એટલે જાતે જ પોતે જ એટલે એ શ્રી મહાપ્રભુજી ના પાસે આવી ગયા એટલે જે દૈવીજી હોય છે તે એટલે શરણે આવી જ જાય છે એટલે ભગવાનની કૃપાથી એટલે એ વાત ખબર પડી હા સાચી વાત મહાપ્રભુજીએ જયારે કહ્યું કે ભાગવત આપણે કરીએ તો એટલે ભાગવત કરીએ અને તેના પૈસા લઈએ એના કરતા એ તો સારું છે કે આપણે ભાગવત ન કરીએ અને ભૂખે મરી જઈએ તો આમાં પદ્મનાથ દાસજીએ આ શ્લોક સાંભળતા જ તેમણે તરત જ સંકલ્પ કરી લીધો કઈ પૂછ્યા વગર જ એટલે આપણે પણ એટલે તેમણે ઉતાવળ ના કરી દીધી કે પેલા તે ગુરુ ને પૂછે પછી એવું કરે કેમ કે પછી આગળ જતા તેમને કઈ થાય તો એટલે અગર તે બ્રાહ્મણ છે અને તે આવો સંકલ્પ લઈ લે કે કોઈ પણ કથા નહીં કરું અને હું તેના પૈસા નહીં લઉં તો એવું કરવું થોડી ઉચિત છે શું લાગે છે કોઈ પણ બ્રાહ્મણ છે તે તેને એવું કહ્યું છે કે તમે કથા કહી શકો અને પુષ્ટિમાર્ગમાં તેવી મનાય છે કે ભાગવત કથા કરી અને તમે નિર્વાહ ન કરી શકો પૈસા ના લઈ શકો તેના તો હવે એમાં પદ્મનાભદાસજીએ સંકલ્પ લઈ લીધો કે હું કોઈ પણ કથા નહીં કહું ને તેનો તેના પૈસા પણ નહીં લઉં તો પદ્મનાથદાસજીએ ઉતાવળ કરી દીધી ને પહેલા ગુરુને પૂછવું જોઈએ ને એટલે માર્ગમાં કેવલ ભાગવતની કથા ની દક્ષિણા લેવાની શ્રી ના પાડે છે તે સિવાય ને રામાયણ મહાભારત અને અન્ય પુરાણો છે એની કથાથી દક્ષિણા પ્રાપ્ત થાય તો શ્રી મહાપ્રભુજીને અંગત રીતે કંઈ વાંધો નથી પણ આ વાત સમજ્યા વિના પદ્મનાભદાસજીએ તત્કાલ સંકલ્પ કરી લીધો કે ભાગવત તો શું હું અન્ય કોઈ પણ શાસ્ત્ર દક્ષિણા લઈને નહીં વાંચું તો આ ઉતાવળીયો નિર્ણય હતો એમનો કે આ સંકલ્પ છે એ આવેશમાં કરેલો સંકલ્પ છે કે કેમ એવો પ્રશ્ન છે ઉતાવળીયો પણ એવું બધું બની શકે છે કે એમને વૃત્તિ એટલે પૈસા માટે બી એમને બહુ લાલચ હોય ને એમ પછી મેળા લીધું હોય લાલચ હોય હા એટલે એમ પૈસા એમ કમાવા હોય તો એ રીતે બી તો થઈ શકે છે કે ને બાબતજીને નિર્ણય લીધું ભગવતજીનું ક્યાં પણ બધાનો બધા પુરાણો ગ્રંથો બધું ના કહી દીધી ને સંકલ્પ લઈ લીધો ને તરત હા બીજા લોકો છે એમને શું લાગે છે તિલક તીર્થ ગોપાલ રાજીવ હલો જેજે હા જેજે મને એવું લાગે છે કે આ જયારે પદ્મનાભ એ ભ્રમ સંબંધ લીધું ત્યારે એમને બધું જ્ઞાન થઈ ગયું એટલે એમણે એટલે જ એમણે અહીંયા ભિક્ષા વૃત્તિ અને બ્રાહ્મણ વૃત્તિ જોડીને વૈશ્ય વૃત્તિ લેવાનો એટલે નિર્ણય કર્યો એટલે એ એટલે એ એમના વર્ણાશ્રમ ધર્મ કરતા એમના એટલે એમના વર્ણાશ્રમ ધર્મ કરતા એમના દાસ ધર્મ દાસ ધર્મ પર ને વધારે ઇમ્પોર્ટન્સ આપતા હતા એટલે એને લીધે એમ એટલે આ યોગ્ય છે પણ એમાં આ વાત કેવી રીતે આવી શકે અગર તેમણે આ ઉતાવળીયો નિર્ણય લીધો તે કારણે તેમને આ નિર્ણય કરવો પડ્યો ને છેલ્લે અગર તે પેલા ગુરુ ને પૂછતા તો તેમને શ્રી આચાર્યજી સાચો માર્ગ બતાવી શકતા અગર એમણે ઉતાવળીયો નિર્ણય કરી લીધો એટલે તો આવી રીતે વૈશ્યવૃત્તિ એમને કરવી પડી લાલન એટલે એમને એવી રીતે કરવી નથી પડી પણ એટલે એમને જાણી જોઈને જ એવું સ્વીકાર કર્યો પદ્મનાભદાસજીનો આ નિર્ણય પોતાના માટે હતો બીજા કોઈ માટે તો હતો નહીં કેમ આજીવિકા કઈ કરવી કે કઈ છોડવી એ તો પદ્મનાભદાસજીના પોતાના જીવન સંબંધી આ વાત હતી તો પદ્મનાભદાસજીને જો વાંધો ન હોય ને એમને આ નિર્ણય છે ઉતાવળીઓ ન લાગતો હોય તો તમને શું વાંધો છે <laughs> છે મહાપ્રભુજીને પણ ચિંતા થઈ છે આગળ જુઓ પ્રસંગમાં એ વાત આવે છે ને કે શ્રી મહાપ્રભુજીએ જયારે એમણે એમ કહ્યું કે કથા કહીને વૃત્તિ હમ ન કરુંગો तब श्री आचार्य जी कहे जो श्री भागवत वृत्ति अर्थ न कहनो और तो तुम्हारी वृत्ति है तुम ब्राह्मण हो साथे और महाभारत इत्यादि तो એમ શ્રી મહાપ્રભુજીએ પોતાએ જે આજ્ઞા કરી છે એની વધારે ખુલાસો પણ કર્યો એમને પણ પદ્મનાભદાસજીએ કહ્યું કે હવે તો મેં જે સંકલ્પ કર્યો એ કર્યો એટલે હવે તો હું બીજું પણ કંઈ નહીં જ કહું તો આ વાત તો બ્રાહ્મ એ કોઈ બ્રાહ્મણ જે છે એના માટે તો આ વાત સારી છે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે બ્રાહ્મણ છે તું દેહોયમ ક્ષુદ્ર કામાય નેશ્યતે કૃચ્છાય તપસે ચૈવ પ્રેત્યાનંત સુખાય છે બ્રાહ્મણનું શરીર આપણને પ્રાપ્ત થાય છે એ ક્ષુદ્ર કામનાઓ એટલે આપણી જે સાંસારિક જે કામનાઓ છે એની પૂર્તિ માટે કે ભોગને ભોગવવા માટે બ્રાહ્મણ દેહ નથી મળતો પરંતુ તપસ્યા વેદનું અધ્યયન ચિંતન એનાથી આ બ્રાહ્મણ દેહને એક નાવ બનાવીને સંસાર સાગરને પાર કરવાનો એટલે મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય તે માટે બ્રાહ્મણનો દેહ મળે છે તો વૈરાગ્ય સાંસારિક સુખભોગના પ્રત્યે વિરાગ છે એ તો બ્રાહ્મણમાં અગર છે તો એ બહુ મોટી વાત છે ઉપલબ્ધિ છે પદ્મનાભદાસજીના અંદર જો એવી ભાવના જાગી છે એની હવે તો કંઈ પણ ન કરવું પ્રભુ ઉપર છોડી દેવું જે થશે તે તો આ તો ઊંચી ભાવના છે એમની આ અંગત રીતે આમાં વાંધો નથી શાસ્ત્રને પણ આ વિષયમાં કંઈ વાંધો નથી ભાગવતને છોડી દેતો પણ પદ્મનાભદાસજીની આ એટલી સાત્વિક ભાવના છે જેને કારણે એમને કોઈ વસ્તુ ઉત્તમ બતાવવામાં આવે તો એને ઓર વધારે ઉત્તમ રીતે કેમ કરી શકાય એવી અંદરથી પ્રેરણા સતત થાય એ તાત્વિક વૃત્તિને કારણે પદ્મનાભદાસજી આ નિર્ણય કર્યો છે અને પોતાનું વચન છે મિથ્યા ન જાય એટલા માટે એમણે ખુલાસો પણ કર્યો કે આપ તો દયા કરીને મને અન્ય પુરાણો કે મહાભારત વગેરે છે એને એને દ્વારા આજીવિકા ચલાવવાની છૂટ આપી રહ્યા છો પણ હવે તો મેં સંકલ્પ કર્યો છે એના ઉપરથી હું હવે ડગીશ નહીં કર્યું તે કર્યું બીજી વાત એ કેવી છે કે એટલે આપણે માઈક તાર ફોન દૂર ફોન દૂર રાખીને બોલ વિજય વિજય એટલે શ્રી આચાર્યજીએ પદ્મનાભદાસજીને આજ્ઞા કરી કે તમે રામાયણ આદિ બધું કરી શકો છો તો અત્યારે એટલે કે આચાર્યજી કીધું તો બી એમને વસ્તુ ન કરી કેમ કે એમને સંકલ્પ લીધેલો એ વસ્તુને આપણે એ વસ્તુ સાથે લિંક કરી શકીએ કે શ્રી ગોપીનાથજી હતા એ ભાગવતજીનો પારાયણ કર્યા વગર ભોજન નતા કરતા તો એ બી એમના નિયમ પર એટલા એટલે સ્ટ્રિક્ટ હતા અને પદ્મનાભદાસજી પણ એમના નિયમ પર ટેકી હતા તો એ બેને લિંક કરાય એમની જે નિષ્ઠા છે કે સંકલ્પ છે એ તો એની દ્રઢતામાં બંને આપણે એકબીજાની સાથે સરખાવી શકીએ યજમાન એટલે શું એટલે કોણ યજમાન જે છે એનો અપભ્રંશ જજમાન છે એટલે મનામાંથી એ વાત ખબર પડે કે જયારે આપણને ખબર પડે કે આપણે કઈ ખોટું કામ કરી રહ્યા છે તો આપણે તરત મહાપ્રભુજીની આજ્ઞા હોય કે આપણને ખબર પડે તો આપણે તરત છોડી દેવું જોઈએ સાચી વાત છે યજમાનનો મતલબ છે જે યજ્ઞ કરવા જનાર એટલે યજ્ઞ વગેરે જે શાસ્ત્રીય કર્મો છે એ જેને હવે કરવાના છે તે કરાવનાર છે એ ઋત્વિક કહેવાય કે પુરોહિત કહેવાય અને કરનાર છે એને યજમાન કહેવાય તો આમાં છે કે યજમાન ને ત્યાં જઈ અને વૃત્તિ કરી લાવીશ પૈસા કમાવી તો યજમાન નો મતલબ એ છે કે જેમ અત્યારે આપણે દરેક ગામ હોય એની અંદર કોઈ ગોર હોય બ્રાહ્મણો અને પરંપરાથી એ બ્રાહ્મણ પાસેથી કર્મ કરાવનારા શહેરની અંદર રહેનારા બીજા હિન્દુ લોકો હોય તો એ જે હિન્દુ લોકો છે ગ્રહસ્થો એ જે બ્રાહ્મણ પાસે નિયમિત રૂપથી કર્મ કરાવતા હોય એ બ્રાહ્મણને પોતાના ગોર માને અને એ ગોર છે નિયમિત જેમનું કર્મ કરતા હોય એમને યજમાન માને તો એ એમનો પેઢી દર પેઢીથી બહુ નજીકનો સંબંધ હોય તો બ્રાહ્મણો જ્યારે આવી રીતે પોતાને કંઈ પણ દ્રવ્યની આવશ્યકતા હોય તો એ પોતાના યજમાનને કે અને યજમાન છે એમની વ્યવસ્થા કરી આપે એટલે પદ્મનાભદાસજી બધાને ત્યાં કર્મ કરાવતા એમ એ દરેક પોતપોતાના ક્ષેત્રમાં હોય કોઈક કર્મકાંડ ન કરાવતા હોય પણ જ્યોતિષ સંબંધી જ કાર્ય કરતા હોય કોઈ બંને કાર્ય કરતા હોય કોઈ કેવલ પુરાણ પાઠ કરતા હોય કોઈ વેદ ભણાવતા હોય જેમાં જેની જેવી કુશળતા કોઈ પુષ્ટિ માર્ગમાં આવી અને તે પહેલાથી પરંપરાગત તે કરાવતા હોય શું પદ્મનાભદાસજીની જેમ કર્મકાંડ તો તે કરાવી શકે કે નહીં હા કર્મ તો કરાવી શકે તો શું કામ કર્મ તો કરાવી શકે કર્મમાં શું વાંધો છે પણ દામોદરદાસજી ગુસાઈજી પિતાનું શ્રાદ્ધ કરાવડાવ્યું કૃષ્ણદાસજીનું પણ શ્રાદ્ધ શ્રી ગુસાઈજીએ કર્યું તો એ તો બ્રાહ્મણ કર્મ છે એવી જ રીતે એક વૈષ્ણવ આવ્યા એમને સંસ્કૃત શીખવું હતું તો શ્રી મહાપ્રભુજી એમને જેમ કોઈ ટીચર સંસ્કૃતના સંસ્કૃત શીખવે એવી રીતે ગીતાજીના દ્વારા સંસ્કૃત શીખવ્યું એ તો બ્રાહ્મણ કર્મ છે એમાં કઈ એવી વાત ઓર બીજા કોઈને કંઈ કહેવું છે સારું તો આજનો સમય અહીંયા લગભગ થવા આવ્યો છે ચર્ચામાં જ આપણો સમય પસાર થયો બહુ સારી ચર્ચા કરી બધાએ આમાં જો બીજી વાત એ આવી છે કે આજ પ્રસંગ સાથે જોડાયેલું છે એટલે સમજી લો કે આજીવિકાના સંબંધમાં શાસ્ત્રે દરેક વર્ણ અને આશ્રમ પ્રમાણેની આજીવિકા નક્કી કરી છે જે વખતે વર્ણ અને આશ્રમ પ્રમાણે આપણો સમાજ ચાલતો હતો તે વખતે એ શાસ્ત્રમાં કહેલા રીતિથી બધા પોતપોતાની આજીવિકા કમાતા બ્રાહ્મણના માટે એમ કહ્યું છે કે એનો ઉત્તમ આજીવિકા એ છે કે વેદ ભણાવે વેદ પુરાણમાં કહેલા કર્મો કરાવે અને એની દક્ષિણાના રૂપમાં એને જે પ્રાપ્ત થાય એની ઉત્તમ આજીવિકા કહેવાય જો કોઈ કર્મ કરનાર ન હોય કે કોઈ ભણનાર ન હોય તે સ્થિતિમાં એ પોતે પવિત્ર જીવન જીવે અને એનાથી આકર્ષિત થઈને એને સન્માનથી જે સમાજના ગ્રહસ્થો વગર માંગે એને આપે એનાથી પોતાનું ગુજરાન ચલાવે જો એ રીતે પણ એનું ગુજરાન ચાલી શકે એમ ન હોય તો પછી એ ભિક્ષાવૃત્તિ કરે એટલે માગવા જાય એમાં પણ જો નિશ્ચિત ન રહેતું હોય તો પછી એ એક જાતનો આપત્તિનો કાલ છે એના માટે તો આપત કાલ છે એમાં આપદ ધર્મ કે આપદ આજીવિકા એ અપનાવે એટલે બ્રાહ્મણ ને શાસ્ત્રમાં કહેલી આજીવિકા એ પોતાનું ગુજરાન ન ચાલી શકે તો એ વૈશ્યની આજીવિકા કરે તો પદ્મનાભદાસજીના જીવનમાં જે આ ક્રમ ચાલી રહ્યો છે એમાં આપણે જોઈએ છીએ કે ભિક્ષાવૃત્તિ ઉચિત નહીં પહેલા એમણે યજમાનને ત્યાં વૃત્તિ કરી પણ તેમ છતાં એમના મનમાં ગ્લાની આવી કે અત્યાર સુધી મેં ક્યારેય પણ ભીખ માંગી નથી ને વૈષ્ણવ થયા પછી હું આવી રીતે જાઉં તો મારો ધર્મ લજાય એટલે એમણે છોડી તે પછી ઓડી વેચવાનું એમણે કર્યું આ વૈશ્યની વૃત્તિ થઈ તે વખતે અત્યારે જેમ રોકડા પૈસા ચાલે ને રૂપિયા દસ રૂપિયા પાંચ રૂપિયા એમ તે જમાનામાં કોડી પણ ના રૂપમાં ચાલતી તો કોઈના જેમ છુટ્ટા આપણે જઈએ તીર્થ સ્થળોમાં તો દાન પુણ્ય કરનારા લોકો પાસે એટલા છૂટા પૈસા ન હોય તો ત્યાં જે લોકો ભિક્ષા માગતા હોય એ લોકો જ રૂપિયા પૈસાની ઢગલી કરીને બેઠા અને આપણે એને સો રૂપિયાના છૂટા જોઈતા હોય તો એ લોકો એકસો રૂપિયા લે અને સો રૂપિયા આપણને છૂટા આપે તો એ જેવી રીતે દાન માટે છૂટા પૈસા નો વ્યવસાય હોય એવી રીતે જૂના સમયમાં કોડી પણ ચાલતી હતી સમજમાં તો એમણે એ કરવાનું લાકડી વેચવાનું લાકડા કાપીને એને એ રીતે એમણે પોતાનો વિકલ્પ વિચાર્યો તો આ એક પછી એક આજીવિકાના પ્રકારો છે ચલો બહુ સારું આજે ચર્ચા કરી અહીંયા રાખીએ